વતાય મન ના માનવી આપણે સમજાયું ને કે બીજા અમુક જાતના માણસો હોય કે જેને જે બીજા જે સુમતી વાળા હોય એની વાત કરે છે કેવા હોય કેવા હોય જેટલું એનું સારું થાય એટલું જ યાદ રાખે ક્યારેક આપણાથી એનું ન થાય તો એ ભૂલી જાય આપણે આપણે એનું જેટલું સારું સારું કર્યું એટલું જ યાદ રાખે આપડે બગાડ્યું હોય એ ના યાદ રાખે સારું યાદ રાખે પણ એક દાડો વાળી પાસે એવું બોલે છે સારું ના કર્યું ભૂલ થઈ આપડી હોય તો ભૂલનો પેલો ફરી વળે મારું બધું બગાડી ગયા એમાં પેલા સારું કર્યું ભાઈ બાર કે છે એ બાર ના કરે કુમ અત્યારે બધું ઊંધું જ કરે આ બધા કુમતી લીધે દુખી છે ને પેલી પહેલી ચોપડી છે કે આપડી પહેલી છાપેલી આપડા પદ ને પહેલી પદ વાળી છે ચોપડી એ નહી એ ઓળખાય નહીં અત્યારે જોવાથી ઓળખાય નહીં અત્યારે એ તો થોડોક થોડોક આમ સાધારણ પરિચય જોઈએ ને ત્યારે ઓળખાઈ જાય કારણ કે અત્યારે મિક્સર થઈ ગયું પહેલા ઓળખાય એવા હતા અત્યારે બધું મિક્સર થઈ ગયેલું છે એમાં એક બે ધાતુ નહીં આ જે હોનાની વીટી છે ને એમાં કેટલીય ધાતુ નહીં હોય હોનાની વીટીમાં કેટલીય ધાતુ નાખી હોય એટલે અત્યારે ઓળખાય નહીં ચાલો પછી બોલો પૂછો પ્રશ્ન પૂછો તમારું રામ છે માય એ રામભાઈ એવું બોલો છો ને તો આ કોણ ખબર નહી ખબર નથી દાદા એની ખબર તો કાઢવી પડે ને મનુષ્ય અવતારમાં જાણવા માટે મનુષ્ય અવતાર હિન્દુસ્તાનમાં છે એટલું જ જાણવા માટે મનુષ્ય અવતાર હિન્દુસ્તાન મળ્યો તમે સમજણ પાડો કે હું કોણ છે એવી કેવી રીતે ખબર પડે એવું છે ને કે તમે મળે બોલો ને કે ભાઈ આ કોના છે તમે કહો મારા દેવ કોણ કે ના કહો પછી આ પગ વાળા છે મારા જેમ કહો માથું પાનું છે મારા છે કહો વાંખે પાણી મારા છે આ બધું તમે બોલો ને મારા છે ના બોલો પછી આ મન કોનું છે તાર શું કહો હા પછી બુદ્ધિ કોની છે તારે શું કહો હા પછી ચિત્ત ચિત્ત કોનું છે તે તારે શું કહો પછી અહંકાર કોનો છે એમ કેતા શું કહો ખોટું બોલ અત્યારે ઘટી ગયો છે તને સમજે ને એટલે તમારો અહંકાર છે તમારી માલકીની ચીજો છે અહંકાર નો સ્વીકાર માલિક તમે કોણ છો હું are you the owner of this જાણવું જોઈએ ના જાણવું બુધવાર આવવાના જ્ઞાન લેવા નિવેડો લઈ આવી નિવેડો દાદા આ પ્રશ્ન આપો ને જવાબ લખી આવ્યું છે હે લખાઈ ગયું એ આઈસ લઈને જરા બેસી દાદા બેઠ સંપૂર્ણ રૂપ સંપૂર્ણ રૂપ મેઘ ધનુ કંચનવાણી દેહ ગુરુ કર્યું સંપૂર્ણ રૂપ વાણી દેહ કરતા જાવ એ બંધ હતા બ્રહ્માંડના ગુપ્ત જ્ઞાન ગોપી સોનું મડ્યા હીરા ને દરવાજા તોતી કે છે મોટા મોટા તોતિંગ દરવાજા સોનું મળ્યા હીરા જડિત સોનું મળ્યા હીરા જડિત દરવાજા તો બંધ તા બ્રહ્માંડ બ્રહ્માંડ ના ગુપ્ત જ્ઞાન ગોપી શું શું બંધ હતું ગુપ્ત જ્ઞાન ગોપી જે ખરું જ્ઞાન હતું તે મહી અંદર પડી હતું શું કહ્યું સાચું જ્ઞાન અંદર પડી હતું કે સોનું મર્યા હીરા જડિત દરવાજા તો સિંગ બંધ બ્રહ્માંડ ના ગુપ્ત જ્ઞાન ગોપી પછી આગળ બોલો દ્રષ્ટિથી દૂર અસીમિત પહોંચી શકે ન કોઈ સર્વાત્મ અખિયારું એ દ્રષ્ટિથી દૂર દ્રષ્ટિથી દૂર અસ્મિત ને પહોંચી શકે ન કોઈ પણ વીતી ગયા દસ લાખ વર્ષ અરે સર્વોત્તમ અખિયા રોય સર્વાત્મક એ દ્રષ્ટિથી દૂર ને અસ્મિત પહોંચી શકે ન કોઈ અનવીતી ગયા દસ લાખ વર્ષ અરે સર્વાપ્તમ યખ્યારોય અને સંપૂર્ણ રૂપ મેઘ ધનુષ્ય અને સંપૂર્ણ રૂપ મેઘ ધનુષ્ય ને કંચન વર્ણી દે અને સ્વયં સિદ્ધો સુખ મોક્ષ ધામ અરે વ્યવસ્થિત વર્ષો મે શું કહે છે કે દૂર અફિમિત પહોંચી શકે ન કોઈ 10 લાખ ઇતિ તે દૂર હતી પહોંચી શકે ન કોઈ હા 10 મીતે દેતિ મારો દન કે આ ગતિપોદેની જગ્યાએ દ્રસ્તિથી દૂર આસિમે પહોંચી શકે ન કોઈ 10 ઇતિ ગયા 10 લાખ વરતી ગયા 10 લાખ ઇતિ ગયા પણ આ દરવાજે કુલેને સર્વત્ર વખિયારો સર્વત્ર એટલે બદ्डा રોયા પણ કઈ મલતું પ્રાપ્ત થતી સંપૂર્ણ રૂપ મેઘ ધનુષ સંપૂર્ણ રૂપ મેઘ ધનુષ કે છે સમજાવો સંપૂર્ણ રૂપ મેઘ ધનુષ આગળ વાંચ્યું આગળિયા આગળિયા આગળિયા ઉઘાડીને અંતરિક્ષ ના દ્વારા પ્રતિષ્ઠા પરમ પુરુષ પ્રગટ્યો પરમ પુરુષ ચરણ થંભ છે કાળના અંતરિક્ષ ના દ્વાર ના પણ એ પ્રગટ્યો પરમ પુરુષ અરે ચરણ થંભે જયકાર બધું જપ્યા ત્યાં ઉભા રહ્યું તમારે જેવું ગાય છે દુઃખો બોલે તમને ગજુઓમાં કઈ વાક્ય બધું ગઢવી કહેવાય ગઢવી આપડે તો ગઢવી લોકો ધ્યાન બહુ લઈ ગયા છે એ જે ત્યાં બોટાદમાં છે ને એમનું નામે રામ ગઢવી છે એ તમે ઓળખો એમને ઓળખે છે સાથે દિનેશભાઈ અમેરિકન મિત્રો છે તેને કેવી રીતે સચોટ રીતે સમજાવવું તે કે છો કે પુનર્જન છે સમજાવવું કેવી રીતે તે કે છો દિનેશભાઈ કે છે કે પુનર્જીવનમાં હું માનું છું રિબર્થમાં પણ મારે ઘણા અમેરિકન મિત્રો છે તેને સમજાવવું કેવી રીતે હું પોતે સમજી ગયો પણ મારે સમજાવવું કેવી રીતે એવું એ પૂછે એમને કહેવાનું કે આ જે તારી બોડી છે માઇન્ડ છે અને સ્પીચ છે આ તારી વસ્તુઓ છે તે છે કે નથી એ પૂછવાનું આપણે શું પૂછવાનું ઇફેક્ટિવ એટલે પોતે સમજી નથી વિચાર કર્યા પછી કે છે ઇફેક્ટિવ છે સમજે ને તાકે ઘરમાં ઇફેક્ટિવ છે કે નહીં તાકે ઘરમાં ઇફેક્ટિવ એની મધર સાથે મરચું ખાય ને તો અંદર પેલું અસર થાય એટલે ઇફેક્ટિવ છે ઘરમાં ઇફેક્ટિવ છે તેને પૂછ્યું કે ઇફેક્ટ હોય તે કોદિસ સિવાય હોઈ શકે ખરો કારણ કે એ કે કોદિસ સિવાય ના હોય શકે તારે કોઝિસ ક્યારે કર્યો કે એટલે પહેલા કોઝિસ થઈ ના હોય તો ઇફેક્ટ થાય આ ઇફેક્ટ માંથી પાછી કોજિસ ઉત્પન્ન થાય કોજિસ અને effect effect causes causes effect effect causes આ અમે ઇફેક્ટ બંધ કરી દઈએ એટલે ફરી પુનર્જન્મ થતા બંધ થઈ જાય મોફ થાય સમજો ને કોઝિસ પણ કે કોજિન શું છે આ બધી ક્રિયા કરો છે એ કશું તમને અડે નહીં તમને અડે કહ્યું તમારો કોઝિસ કર્મ કે કોને કર્મ કહો છો રાગ દ્વેષ થાય છે એ કર્મ કોઈ ક્રિયા કરો તેની પાસે રાગ તમારો થાય તો એ કર્મ છે અને રાગ ના હોય અરે નિકાલ કર્યા કરો તો કર્મ નથી રાગ કે દ્વેષ થાય તો એ કર્મ છે શું છે ને એટલે તમને રાગ ના હોય રાગ હોય તો મને એમ થાય કે આ કરવા જેવું છે દ્વેષ હોય તો આ નથી કરવા જેવું એવું થાય પણ જેને રાગ પોઝિટ બંધ થયા હોય તેને તો નિકાલ જ કરે કે નથી કરવા જેવું તેનો નિકાલ કરે અને કરવા જેવું હોય તેનો નિકાલ કરે તમે એવું કરો છો બહુ નિકાલ કરી નાખો કરવા જેવું હોય તેનો નિકાલ કરી નાખે ના કરવા જેવું હોય તેનો આપણું જ્ઞાન દાદાનું લીધું છે એમણે બે વર્ષ ઉપર કોણે દિનેશભાઈ પણ એમને સમજાતું છે ને કરવો હોય તેનો નિકાલ કરે ના કરવો હોય તેનો નિકાલ કરે સંભાવ નિકાલ કરવાનું કહ્યું છે ને હું તો મૂકી દેવાનું અને જ્ઞાન ના લીધું હોય ને અને કેરી સરસ નીકળી શું સરસ છે શું સરસ છે ત્યારે મારા બધા ખબર પડી જાય ઓહો હો હો કેરી બહુ કેટલી મીઠી છે અને મોડા બધી ખબર જાય અને જો ખાટી નીકળી ત્યાં મને કહ્યું નહીં હા કહ્યું તો ના લે બે પેલી પડી મત છે કાલે એ દ્વેષ કર્યા જ કરે સમજ ને એવા રાગ દ્વેષ કર્યા જ કરે છે આ નાના છોકરા શું કરે એમને કરવું પડીએ ને તો મોડું બગાડે કે ના બગાડે અને મીઠું આપીએ તો ખુશ થઈ જાય એ રાગ દ્વેષ છે શું છે ને એક બાબા તો કરવું પાય થાય માં શું કરે વારે કરીએ પેલો બાબા ગઠિયા જેવો થઈ ગયો તે કરવું ભાઈ એટલે પછી ઉતરવા ના જાય તારી માં છે ગઠિયાની માં છે ને તેની માં છે નાક દબાવે એટલે ઉતરી જાય બરોબર કેથી નાક દવા ઉતરી જવા મળ્યું એટલે સમજી ગયો કે તો મોરખ બનાવ્યો માએ એટલે પછી જયારે દવા પાય ને ત્યાં પછી નાક દબાવા જાય ને ત્યાં ફૂ કહીએ મોડે માછમાં પાડે એવું અગત્યા તો કરે રાગ દેશ કર્યા જ કરે નિરંતર નિકાલ ના કરે સંભાળ નિકાલ નાખે દાદા ડાક્ટર ને કોઈ એનો હોય ચાર્જ કરેલા હોય બસો ડોલર ના આપે તો લે અને પેલા તો મનમાં કેટલાય વખત યાદ આવ્યા કરે એટલે માં સ્ત્રી એકલી યાદ આવી છે બધું યાદ આવે ડોલર બાકી વચ્ચે યાદ અત્યારે ના આવે નહીં અત્યારે યાદ ના અત્યારે તો દાદા નહીં પણ ડોક્ટર ત્યાં જ છે ત્યાં જ આવજો નાસ્તો કરી અને જ્ઞાન લેવા કાલે તમને દિનેશભાઈ સમજાયું આ વાત ઇફેક્ટ છે આ બસ કોઝિજ બંધ કરી ને તો પછી ઇફેક્ટ ઉત્પન્ન ના થાય પહેલો ઇફેક્ટ છે એ નિવેડો લાવી નાખવો પડે જે હોય તે આપણે કોઝિજ ભણ એટલે એનો નિવેડો લાવી નાખવાનો સારું હોય કે ખરાબ હોય એ લોકોનો આગ્રહ છે ત્યાં આગળ અહીં જે કર્મ કર્યા હોય ત્યાં આગળ તમને ખબર પડે કે તમારે સ્વર્ગમાં જવાનું નર્કમાં જવાનું પાછા કેમ આવો એવો એક ક્વેશ્ચનનો જવાબ નથી આપી એ લોકો એમ કે છે અમેરિકનો એવું આર્ગ્યુમેન્ટ કરે છે કે તમારે અહીંયાથી સારા કર્મો કે ખરાબ કર્મો કર્યા હોય એના પ્રમાણે તમારે સ્વર્ગમાં કે નર્કમાં જવાનું હોય અને ત્યાં તમને એની ખબર પડે પછી પાછા આવવાની શી જરૂર છે ત્યાં તો આ જેલ છે એ કાયમ નું મુકામ છે માં શું કરે કોઈ ગાયન માટે રહેવા રહેવા દે એવું આ નરગતિ અને સ્વર્ગતિ ઝેર છે સમજ ને ત્યાં અમુક પાંચ લાખ પાંચ હજાર વર્ષની કે દસ હજાર વર્ષની જેટલી ઝેર હોય ને એ પૂરી થાય તો છૂટે બધા અહીંયા આવે અહીંથી ગુના કરેલા એટલે ત્યાં ગુના નું ફળ ભોગવી રહી આવતો રહે તમે સમજ મળી ને એટલે ઝેલો છે પણ આ નરક ગતિ અને જાનવર ગતિ એ ડેબિટ ની ડેબિટ ની જેલ છે અને આ બે ગતિ ક્રેડિટ ની જેલ છે ક્રેડિટ ની જેલ એટલે શું કે તમારે કઈ આગુબાજુ નહીં થવાનું અહીંથી જેલમાંથી આ બધું વાપરવાનું જેમ ફાવે એમ વાપરવું શું કે પાંચ ઇન્દ્રિયના વિષયો બધા ભોગવો કરે પછી શું પૂછતા બીજું તમે હા એટલે માસ્ટર આપશે. આગળ શું આવશે દાદા? એમ નહીં હજી એમને એટલે ભાઈ બાકીના કર્મો પૂરા કરવા પણ પાછો જન્મ લીધો લીધો જ કે લેવો પડ્યો છે કેમ ખબર પડી કર્મને લીધે લેવો જ પડે કેમ ખબર પડી લેવો પડ્યો how do you prove it Americans ને how do you tell them કે ઓકે કે આ સોલ હતો એ લોકોને જે છે દાદા એ કહે છે કે અમેરિકન લોકો હોય ને, એ લોકોને ગોળમાળમાં, લોટમાં, બે આ ભાઈ પૂછે છે કે આપણે ને કેવી રીતના પ્રૂવ કરીએ કે એના આત્માએ ફરી જન્મ લીધો એમ આપણે અમેરિકનોને કેવી રીતે પ્રૂવ કરીએ કે એનો આત્માએ ફરી જન્મ લીધો એમ એ પ્રૂફ કરવા માટે એ લોકો સમજમાં નહીં આવે કારણ કે એમની સાયકલ ઇફેક્ટ થઈ ગયેલી છે કે પુનર્જન છે એ સાયકલ ઇફેક્ટ એટલી બધી મજબૂત થઈ ગઈ છે કે તમે ગમે એમ ઓપરેશન કરો તો કપાય નહીં કર્મો પ્રમાણે એમાં મને છે અમારી કહીએ કે નાનું બાળક છે જેને હજી કઈ કર્મો કર્યા નથી એ સુખી દુઃખી થાય છે એ પુનર્જન્મ લીધે થાય છે એવું કહી શકાય એ લોકો એમ માને છે કે સારું કામ કરીશ તો મને સારું મળશે ખરાબ કરીશ તો દુઃખી છે પણ બાળક જે હજી જન્મ્યો જ છે એને કઈ કર્મ કર્યા જ નથી એ એમ કે સાજુ માંદું થાય ને દુઃખી થાય તો એ કઈ આગલા જન્મ જન્મના શરૂઆત કેરી ઓન કે છે દાદા એ જ કે છે કોઝેટિવ ઇફેક્ટ ને હજુ કે એમણે દાખલો ને બધું નહીં આપે જો વાત અધૂરી રહી એક્ઝામ્પલ ભાઈ પૂછે છે કે એ લોકોને એવી રીતના સમજાવાય એ લોકોને એવી રીતના સમજાવાય કે નાનું બાળક છે એને તો કોઈ કર્મ કરેલા ના હોય છતાં એને સુખ દુઃખ બધું ભોગવવું પડે છે તો એના પાછલા જન્મનું છે એ તો એવું કે છે ની ઈચ્છા જેવી છે એટલે એટલે આ સાયન્ટિસ્ટ મને પૂછતા હતા ટ્રેન ક્યાં હતા શું માઇક્રોબાયોલોજીસ્ટ પ્રોફેસર તે એરપોર્ટ ઉપર ગયા થયેલા તેના ફૂલો ફૂલો ચડાવતા હતા અત્યારે ફૂલો કેટલાક લોકો દુઃખ થાય છે એટલે ચડાવવાનું બંધ નહીં મૂકી જાય સમજ ને ફૂલો લેતા નથી આભાર હતા પૂનાનું બધું આખું શરીર ઢગઈ ગયેલું એટલે પેલો કહે આ શું છે તે અહીંયા આટલા બધા માણસો ત્યાં કહ્યું દાદા ભગવાન છે મારા પ્રશ્ન નું સોલ્યુશન આપશે કે આ આપશે એટલે પછી આવ્યા કે તે મારે પુનર્જન્મ સમજવા માટે હું અહીં આવ્યો છું ઇન્ડિયામાં મને કહે છે કે પુનર્જન્મ અમે માનતા નથી અને દુનિયાની વધુ વધુ બધી પુનર્જન્મ માનતી નથી અને પુનર્જન્મ તમે સાઠ કરોડ સિત્તેર કરોડ એકલા જ માનો છો માટે અમે એક્સેપ્ટ કરતા નથી તમે સાચા છો વોટિંગ લેવા જઈએ ડોક્ટર વોટિંગ લેવા જાય તો આપણે સાચા જઈએ પુરવાર થાય હા એટલે પછી મેં કહ્યું તમારે વોટિંગ લેવા તો નહીં ભાઈ પછી મને કહ્યું કે તાના સંતોએ તમને સમજાય ના છે હિન્દુસ્તાન સંતોએ કે એમ કે છે કે આ માણસ દુઃખી છે બે ભાઈ ભાઈમાં આ દુઃખી થયો આ સુખી થયો એક મરી જાય છે જનતા જનતા એક જનતા અને વગર માં મધર વગર જીવે છે તો સમજ ને એટલે આ બધા કારણો પર દેખાય કે એ તો ભગવાનની ઈચ્છા જ એવી હતી એટલે પેલું બધું ધૂળ કરી નાખ્યું ચાર લોકો દેખાય નહીં બધું દૂર કરી નાખ્યું પછી મને કહે બીજો કોઈ કારણ છે એટલે પછી મેં અમે આ સાયન્ટિફિક રસ્તો કર્યો ત્યારે પકડ્યો મને કહે કોઝિન જો કઈ ફેક્ટ હોઈ શકે નહીં તારે એને કબૂલ કરી કોઝિન હોવા જોઈએ અને કોઝિન તે માટે હોવું જોઈએ પુનઃ આ બે પ્રશ્ન જયંત મહેતા કોણ છે હા ત્યાં ડાકોરના ભારત આટલો બધો પવિત્ર દેશ છે અને આટલા બધા ધર્મ અને ધર્મભૂમિ છે તે છતાં લોકો કેમ દુઃખી જણાય પેલો તમારો ભરત છે ને એને ભાઈ પેલો મિનેશ ઓળખો છો ને ત્યાં આમની જે હિંમત હિંમત હિંમતભરી બેન એની છોરી પણ હતી બહેનની છોડી દીકરી પણ દેતી તો એને મિનેશને શું લગી થાય કોઈને દીકરી થાય તો બેન થાય તે મિનેશે શું કર્યું એક મોટી અરજી મોકલી કે આ લોકો લગ્નમાં વધુ ખર્ચો કરવા તે માટે પકડી લો આ લોકોને શું કર્યું હવે એના આપણા ઇન્ડિયન પાંચડા જ હતા તે અહીં અહીં એટલા નહીં માતાના ઘરમાં પહોંચડ્યા તો આડો થઈને ઉભો પછી ડોક્ટર ને કાથી કાઢવા પડે હું ડાક્ટર પૂછ્યું કાપીને કાઢવા તો ઘણા મારે કાપીને કાઢવા પડે એટલે આપણા દેશમાં ડેવલપમેન્ટ ઊંચું બહુ છે બધું બહુ છે પણ માર્ગ મળતો નથી ચોખ્ખો એટલે બધું જેમ તેમ ઘૂંટવી છે બધું અને આ તો લોકો ચોખ્ખા માણસો બધા અમેરિકન પીપલ આ બધા બહારનું જે ફોરેન છે બધું ચોખ્ખો માણસ ગોટાળીઓ આપડે તો ગોટાળીઓ હતા તમે દસ રૂપિયા માટે ખોટું બોલે જરૂરી હોય ને દસ રૂપિયા માટે ખોટું બોલે ના હિન્દુસ્તાનમાં અરે રૂપિયા માટે બોલે અમને લોભ ક્રોધ માન માયા લોભ નિરંતર ચડતા જ હોય અમને તો ક્રોધ માન માયા લોભ છે જ નહીં વિચાર અને છે કે આવડા આવડા તે કોને અમને છે જ નહીં એ તો ધારવાનો હોય ને બાબો તું જુદો અને અમે જુદા અને આપડે તો હાથ પેઢી ના છૂટવા દે તમે જાણો છો હાથ પેઢી ના છૂટવા દે કેટલો બધો લોભ છે આપડા અરે ભોગવતા નથી કદાચ કશું આખા દાડામાં ભોગવતા જ નથી આખો દાડો રીતે મારું નામ નીકળે સી રીતે આમ થાય સી રીતે મિલકત વધે બસ ક્રોધ માન માં લોભ ના જાગતો આ લોભીઓ માણસ હોય ને તે સવારમાં ઉઠ્યો તો લોભમાં જ રહેતો હોય અને માની માણસ હોય તે ઉઠ્યો તો અધી માનમાં જ રહેતો હોય માની માણસ શું કરે ઉઠ્યો તો અધી કેવી રીતે મને માર્ગ મળે માર્ગ મળે કેવી રીતે અપમાન ના થાય આ જ ફર્યા કરતો લોભીએ શું કરતો હોય ઉઠ્યો ત્યાંથી ચારમાં ફાણ જરા વધારે પડે છે આપણે ધીમે ઓછી કરવાની સિસ્ટમ રાખો શું એટલે જેમાં તેમાં બધું લોભીઓ એનો લોભ બતાવ્યા જ કરે અને પાછો અવારમાં ઉઠે નહીં તો શાક લેવા જાય શાક લેવા જાય તો લોભીઓ શું ફરી કરે કઈ આગળ ઢગલીઓ સસ્તી મળે છે ક્યાં સસ્તી મળે છે ભલે પછી પાંચ લાખ નો જમી હોય પણ તે સસ્તી ખોરી ગાડી કા લોભ લોભ તમારા ડાકોરમાં જોયા નહીં બધા બહુ લોભિયા ઘેર ઘેર લોભિયા પૈસા હોય તો વાપરે ભોગવે નહીં વાપરે નહીં લોભ લોભ ને લોભ આખો દાડે આ કીડીઓ બહુ લોભી હોય કીડીઓ તમે જોઈ લે કેટલી લોભી હોય આપડે હવારમાં ચા પીતા હોય ને તો એ મારો ઉઠીને આવી ભાઈ તમે શું કરે ઉઠે તને છોડીએ પડ્યા નહીં છોકરા પડ્યા નહીં પણ આવી અને આપણે ખોડ નો દોણો પડ્યો હોય ને ઉઠાઈને ચાલતી દઈએ એ આપણને કઈ નુકસાન કરતી નથી પણ એને કેટલો લોભ છે એને ત્યાં ચાર વાગે ખોણ લેવાય તે લઈને પછી જતી રહીને તો મૂકી આવે ધર્મ છતાં બધી કેરીઓ ભેગી ભેગું કરે આટલું બધું ભેગું કરે તોય પણ બીજું લાઈ લાઈ નાચ નાચ કરે એમાં થોડું ખાય પછી બીજું મૂકી રાખે પછી જતે શું થાય એ કઈ આપણું બહુ મોટું ના થાય તાર વરા બે ઉદેડા મળી આવે <laughs> ત્યાં લોભિયા નું હા ઉદેડા મળી આવે <laughs> લોભિયા કે છોકરા દાવડિયા પાકે શું થાય પૈસા મૂકીને મરી ગયો હોય એટલે છોકરો ધર્મ દાવ્યો પછી કામકાજ કરે ને હંમેશા છોકરાનું મૂર્ખ મૂડી વધારતા નહીં એને સારી રીતે ભણાવાય એને સારી રીતે ધંધો આપણે દેખાડાય પણ મૂડી વધારે નહીં મૂડી આપણે ખરાબ થઈ જાય માણસ આખું જીવન ખરાબ કરી નાખે મૂડી તો આપણે વાપરી ખાવી જોઈએ છોકરાને કશું અપાય નહી એને ફક્ત એને ધંધો એને ચાલુ કરી આવવાનો અને એને ભણાવવાનો થાય તે આપણું ઘર ભાઈ રહેવાનું તો એને આપવું તે હમણે નહીં આપણે જીવે જીવે તો હજી નહીં જીવે તો હજી કઈ ભાડે રહો કઈ અને ધંધામાંથી ખાવ ભાઈ પછી આપણે જઈએ ત્યારે કઈ એને આપવાનું છે શું બાકી પૈસા બધા આપે ને તેથી દારૂ ઘણી જગ્યાએ દારૂડિયા પાકે કે નરાયક થયા પૈસા હંમેશા એ આ લોકો પરિવાર સિસ્ટમ બહુ સારી છે કે એમાં હોય તો કઈ આપી વાપરી ખાવા નથી એ ડોલર વાપરી ખાય ના વાપરી ખાય કે તમારા જેવું હા એવું આપણે ના ખાવું જોઈએ આપણે આપણે એવી ચિંતા ના કે દૂરદાણી માણસ રહ્યા પેપ્સી માં આમાં તેમાં ધૂનાઈમાં સિગરેટમાં બધા ફેંકી ના દે આપણે સારી સારી જગ્યાએ લોકો સુખી થાય દવાખાનામાં હેલ્પ કરી જોઈએ દવાઓની હેલ્પ કરી જોઈએ કોકને ભૂખ્યા માણસ જમાડવાની હેલ્પ કરી જોઈએ પુસ્તકોનું દાળ આપવું જોઈએ આ બધા હરેક કાર્ય બધા એવા હોય છે જે લોકોને ઉપકારી થઈ પડે શું અત્યારે તમે દવાખાનું ગયા અમેરિકા દવાખાનામાં હવે એ લોકોએ દવા બે હજાર લખ્યા લેવી હોય હવે પેલો માણસ છે મારાથી શક્તિ લાવી શકતો નથી ત્યાં આપણે પૈસા ના આપવા આપણે લાવો જાતે દવા લઈને આપી દે જો આપણી પાસે સગવડ હોય તો પછી નહીં તો છોકરા માટે રાખશો નહીં એ ચિંતા જ છોકરા દુશ્મન બનાવશો પછી કારણ કે ક્લીન આવશે એટલે તમને ગમશે નહીં ક્યારે પીન આવે ત્યાં પીન આવે એવું કરીને કઈ વિચારવું પડે લાઈફ લાઈફ કેવી હોય છે ઓર્ગેનાઇઝ કરવું છે આવું ચાલતું છે જય ઓર્ગેનાઇઝ ના કરવું પડે નહીં તો આપણા મહાત્મા જમા જમા કરવા એ હારા મારો પૈસા કચ્છ નો છે હરિયાણા હા આવા મહાત્મા કઈ થી મળવાના જયારે મમતા જ નથી એવા મહાત્મા કઈ થી હા બસ તમારો પ્રશ્ન બીજો છે ને બધો બાકી છે પવિત્ર દેશ આપણો શું કરવું પણ તે મારી પાસે આવે અને મારા કયા પ્રમાણે મારી આજ્ઞામાં ચાલે ને તો અહીં બેઠા દેવ થઈ જાય શું થઈ જાય તાર ભાઈઓ બધા દેવ થઈ ગયા છે હિંમતભાઈ ને પ્રશ્ન બીજો દેહ તો સંસારમાં બધા લે છે પણ આત્મા મુક્ત છે જો આત્મા મુક્ત હોય તો પૂર્ણ પૂર્ણજન્મના કર્મનું સારું ખોટું ફળ બીજા જન્મે નવા દેહ ને કેવી રીતે મળે આત્મા તો મુક્ત જ છે ખબર ને આત્મા નથી આ સંસાર જે ચલાવે છે તે આત્મા કરતો નથી હાલ ખોટું ફળ ફળ ભોગવે છે તે આત્મા કરતો નથી સમજે ને આત્માની હાજરીમાં પાવર ચેતન ઉભું થાય છે શું થાય છે પાવર ચેતન જેમ બેટરીમાં સેલ હોય છે ને પાવર ભરેલા હોય છે ને શું ભરેલું હોય છે સેલ ભરવા મોકલીએ આપણે ચાર થવા માટે એટલે ચાર્જ થાય એને પાવર ભર્યો કે શું કે એ પાવર ભરેલો હોય અને બેટરી આમ ચાલુ કરે દબાઈ એકદમ અગાઉ જાય પણ જયારે પાવર ઉતરી જાય તો આપડે આમ દબાઈ ના થાય તો આપણે સમજી ગયા પાવર ખરાબ થઈ ગયો એવું આ મનવચનકારની બેટરીઓ છે તે પાવર ભરેલી બેટરી છે તે જયારે અજવાળું નહીં થાય તો ઉતરી ગયો પાવર શું કહ્યું નવો નવો ચાર્જ થયા કરે છે જૂનો ડિસ્ચાર્જ થયા કરે ડાક્ટર ને એવું દેખાયું કોઈ જગ્યાએ પાવર ભરેલું છે એવું આ પાવર ચેતન છે સાચું ચેતન નથી આ સાચું ચેતન આમાં કોઈ કોઈ કોઈ જગ્યાએ સાચું ચેતન કામ કરી શકે નહીં આ પાવર ચેતન કામ કર્યા કરે રમકડાની પેટ રમત શું બહાર ચેતન હું જયંત મહેતા છું ઇટ ઇઝ રોંગ બિલીફ હું જયંત મહેતા છું that is a wrong belief પછી આ બાઈનો ધણી થયું સેકન્ડ રોંગ બિલીફ અને મામો છો અનતા કહો છો પછી કેટલી રોંગ બિલીફો બેઠી છે અરે રાઈટ બિલીફ બેસે તો નિવેડો આવે લાઇબ્રેરી શું છે કે જે આત્મા મુક્ત છે તે જ હું છું એવી એને રાઈટ બેસે ત્યાર પછી નિવેડો આવે અત્યારે તો પોતે હું જ બંધાયેલો છું કે શું જયેશભાઈ એવું બોલે છે ને લોકો આમ બંધાયેલા જ કર્મથી આ રીતે બંધાયેલા ને ઉપાય થાય એને રોંગ રાઈટ બિલીફ બેસે હું મુક્ત હું મુક્ત જ છું એ સુધાર્થમાં કઈ મુક્ત છે એવું એને ભાન કરાવીએ જો તારે લાગે પડી જાય તારે પડી ગયું ના પડી ગયું ખરેખર લાગે પડી ગયું એવું લાગે ને તમે લઈ જાઓ તારે લાગે પાડવું છે ગઢવી ગઢવી બેન પૂછે છે કે કેટલાક જીવો છે તો મૃત્યુ પછી કેટલાક મનુષ્ય મૃત્યુ પછી એમને બીજો દેહ મળતો નથી અવગત્યો જીવ ભટક્યા કરે છે તો એ વાત સાચી હા એવા એવા હોય છે અવગત્યા ખરા આવ્યા આ દુનિયામાં તો બધી જ જાતના માલ હોય સમજ ને મીઠો ગીલો કરો ને કડવાણી કરો કર્યો એને એના જીવન જ દેખાય ફક્ત ચાકેદાર ખબર પડે આ તો છે એ રીતે અહીંયા આગળ હજારમાં બે બે માણસ એવા હોય બે જીવ કે જે અગત્યા હોય નવસો ને અઠાણું છે સીધા અહીંથી એને યોની પ્રાપ્ત થઈ જાય યોની સીધા પ્રાપ્ત થાય એની મુશ્કેલી ના આવે અને પેલા બે દંડ એવા દંડમાં આવે તેમની વાસના રહી ગઈ હોય કોઈ જગ્યાએ એટલે વાસના પૂરી કરવા માટે એને આ દેહ મળે નહી એટલે યોની મળે નહીં અને આ દેહ હોય નહીં મુશ્કેલી બી થાય ને તે વાસના એની પૂરી થાય એટલે વરસ બે વરસ પૂરી થઈ જાય ત્યાર પછી એને આ યોની મળે હવે એને શું કરવું પડે કે છે કે આ દેહ વગર ફરે આ દેહ એને છે નહીં એટલે સૂક્ષ્મ દેહ અને કારણ દે બે દે અને આત્મા ત્રણે જોડે ફર્યા કરે સૂક્ષ્મ દેહ સૂક્ષ્મ દેહ એ ઇલેક્ટ્રિકલ બોડી છે એટલે ભૂખ તરસ લાગ્યા જ કરવાનું આ નડ્યો આ બોડી ના હોય તો એ ભૂખ તરસ લાગ્યા કરવાની આ બોડી ના હોય તો એ ભૂખ તરસ લાગ્યા એટલે પેલા પછી ભૂખ લાગે તારે શું કરે અને આ બળી છે નહીં આ ચીટ ખાવું હાથ નહીં પગ નહીં ખાવું શી રીતે એટલે કોકના શરીરમાં પહેરી જાય કોકના શરીરમાં ઘૂસી જઈને પછી એ ખાય તો આપણને ખબર પડે કે આ કોઈક બીજું છે આ ભાઈ આટલું બધું ખાતી નથી તો આટલું શોકી જાય અને આ ભાઈ ઇંગ્લિશ બોલતી નથી આ બોલે છે ઇંગ્લિશ માટે કોઈ બીજું બેઠું નહીં અંદર ખબર ના પડે એ ભાઈ ઇંગ્લિશ જાણતી નથી તે અંગ્રેજી બોલે એટલે આપણે નામ શું કરીએ અને આ આટલું ખાઈ જાય તેની બધી બે જ પૂરીઓ ખવાતી હતી એટલે ભાઈ પેસીને ખાઈ જાય ખાધા પછી પાછી રાતે ઊંઘવાનું ક્યાં કારણ કે દેહ વગર શું ઊંઘે એટલે કોઈ બે તો ઊંઘે પરિશ્રમ બેન એટલે બધી જાતના લોક છે ભૂતાણ છે પરિચય છે બધું દરેક ચીજ છે આ દુનિયામાં જેટલા નામ પડે એટલા બધી પણ લોકો એક્ઝેગરેશન કરે છે એટલું બધું હોતું નથી કોક જ જગ્યાએ હોય છે લોકો આમ થયું આમ થયું બધું ખોટું વાત આ જય ડાક્ટર કઈ પૂછતા નથી કઈ આ ડાક્ટર ને પૂછ્યું દાદા શું કે એમને પૂછ્યું એક રચના તમે વિચાર રાખો મેન મનુભાઈ પટેલ કોણ છે હા બુદ્ધિ અને આત્મા જુદી જુદી વસ્તુ છે સારા ખરાબ કર્મ બુદ્ધિ પ્રમાણે થતા હોય છે તો ખરાબ કર્મ કરતા પેલા આત્મા તેની પર અંકુશ રાખે કે નહીં રાખે તો પછી ખરાબ કર્મ થતો કેમ થાય કારણ એનું નામ કેવાય કે ભગવાન થી પણ રોકાય કઈ ઇફેક્ટ છે ખરાબ કર્મ થયેલો હોય તે થઈ જ આમાં આત્માથી આત્મા ના કહેવાય એ થાય ને દેખાયા કરે આપણે અંકુશ રહે નહીં કોઈ નહીં આ પ્રમાણ ન થતું હોય તો ખરાબ કર્મ કરતા પહેલા તેના પર અંકુશ તરીકેનું કોઈ સાધન કરવું સાધન કરવું ખરાબ કર્મ કરતા પહેલા અંકુશ તરીકેનું સાધન કરવું શું કરવું અત્યારે તમને મધુભાઈને કે આ બધાની રૂબરૂમાં બધા કહે તમને કોઈ કે મનુભાઈ તમે નલાયક માણસ છો એટલે તમને એની અસર થાય ના થાય શું કહે છે હવે અસર થાય છતાંય જો તમને કઈ સારું સારો સારો સત્સંગ થયેલો હોય કે સારું પુસ્તક વાંચેલું હોય તો તમને એમાંથી સમજણ મળેલી હોય કે ભાઈ કોની ગુસ્સે થઈને શું ફાયદો છે એટલે તમે કહો તમે એને કહો તમે ક્ષમતા રાખો શું કરો ક્ષમતા રાખો તો એ સાધન છે અંકુશમાં રાખવાનું રામ તર ગુસ્સો થઈ જાય તેને બધે અંકુશમાં તમે રાખી છે કે ક્ષમતા રાખી સમજાય ને ક્ષમતા રાખી અગર તો ખરાબ કર્મ થઈ જાય પછી ફેરી ને ખાય પાછું મુંબઈમાં ગયા હોય સાડા અગિયાર વાગે તમે ગયા કોઈ પોતાના મિત્ર નતો ત્યાં જે મિત્ર ને કહ્યું બાણું ઉગાડો એટલે બાણું ઉગાડે તમે પછી પાંચ છ જણ જઈને તમે જોડે બેઠા એ શું કે જતા રહો બધા ત્યાં શું કે આવો આવો આવો પધારો પધારો બધું બોલે અને પાછા બોલે ગયો પણ લોકો પાછા આવનારો ને ત્યારે વાંચવામાં જોતા રહે કે મનમાં હાથમાં કઈ ગુચ્યા છે કે નહીં વાંચવામાં જુએ હવે દિહાડી પછી આપણને કે થોડીક થોડુંક થોડીક એ શું પેપ્સી કહેતા છે શું કેતા છે થોડી ચાલો એટલા માટે કે આ જોડે જોડે એના મનમાં શું થાય પાછું અત્યારે કઈ થી આ બધા અત્યારે કઈ થી હું આ થાય ના થાય હે હવે તે ઘડીએ જો એને સમજણ હોય અને સત્સંગનો લાભ મળ્યો હોય તો તે ઘડી વિચારે કે બધું આયા છે અને બોલાવવાના આ ભલે માથે પડ્યા હોય પણ આનું પૂરું તો કરવું પડશે ને તો શા માટે મારે ભાવ બગાડવો તો આની ઉપર સંયમ કેમ ના રાખવો અંકુશ કેમ ના રાખવો એટલે તમે મનમાં જે વિચાર કર્યો કે અત્યારે કઈથી હું આ એ નિરંકુશ વાત કરી અંકુશ વગર તો વાત કરી નાખી પણ પછી તમારે કૃષ્ણ ભગવાનને કહેવું કે આ નિરંકુશ વાત ભૂલી થઈ ગઈ અને ભલે રહ્યા અહીંયા આગળ શું એટલે તમે છતાં કર્મ ઉપર અંકુશ રાખે કહેવાય બનશે ગાજર ના કમ ઉપર થી જ અંકુશ રાખી શકાય ને માં